શ્લોક નંબર ફિફ્ટી ફાઇવ ये त्वम्बरिषवद्भक्ताः स्युरिहात्मनिवेदिनः तैश्च मानसपूजान्तं કાર્યમુક્તક્રમેણ વૈ પોતાના આત્માને એવો સાબિત કરવા માટે અતિ ઉત્તમ આત્મનિવેદી અમરીશ મહારાજાની માફક પોતાનું જીવન ભગવતપરાયણ કરવું જોઈએ તે અમરીશ રાજાનું વર્તન શ્રીમદ્ ભાગવતના નવમ સ્કંધમાં કહ્યું છે જેમ કે અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહિમ અવ્યયામ ચ શ્રેયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ મેનેતિ દુર્લભમ પુંસામ સર્વમ તત્સ્વપ્ન સ્વપ્ન સંસ્તુતમ વિદ્વાન વિભવ નિર્વાણમ તમો વિશતિ યત પુમાન મહાન ભાગ્યશાળી અમરીશ રાજાને સાત દ્વીપવાળી આ પૃથ્વી અખૂટ ધનલક્ષ્મી ભૂમિ ઉપર અતુલ વૈભવ આ બધું મળ્યું હતું છતાં તેઓ એમ માનતા હતા કે અન્યને અત્યંત દુર્લભ આ બધી વસ્તુઓ સ્વપ્ન જેવી અગ્રાહ્ય છે વૈભવ નાશવંત છે વૈભવથી મનુષ્યને મોહ થાય છે વાસુદેવે ભગવતી તદ ભક્તેશુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ ચૈનેદમ લોષ્ટવત સ્મૃતમ યેનેદમ લોષ્ટવત સ્મૃતમ તેમણે વાસુદેવ ભગવાન તથા તેમના ભક્ત સાધુ પુરુષો ઉપર પરમ ભક્તિ મેળવી હતી જેને લીધે રાજાને આ જગત માટીના ઢેફા જેવું લાગતું હતું સ વૈહિ મનઃ કૃષ્ણ પદાર વિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરેર મંદિર માર્જના માર્જનાદિશુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદયે મુકુંદ લિંગાલય દર્શને દ્રશો તદ્ભૃત્ય ગાત્ર સ્પર્શે અંગ સંગમમ ઘ્રણમ ચ તત્પાદ સરોજ સૌરભે શ્રીમદ તુલ્યસ્યા રસના તુલસ્યા શ્રીમદ તુલસ્યા રસનામ તદર્પિતે પાદો હરેહે ક્ષેત્ર પદાનું સર્પણે શિરો ઋષિકેશ પદાભિવંદને કામમ ચ દાસ્યે નતુ કામ નતુ કામ કામ્યયા યથોત્તમ શ્લોક જનાશ્રયા રતિહી રાજાએ મનને શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળમાં વચનોને વૈકુંઠનાથના ગુણોનું વર્ણન કરવામાં બંને હાથોને શ્રીહરિના મંદિરને સાફસૂફ કરવામાં કાનને અચ્યુત ભગવાનની કથાઓ સાંભળવામાં બંને નેત્રોને મુકુંદ ભગવાનની મૂર્તિ તથા મંદિરોના દર્શન કરવામાં શરીરની ત્વચાને ભગવદ્ ભક્તોના અવયવોનો સ્પર્શ કરવામાં નાસ્તિકોનો નાસિકાના નાસિકાને ભગવાનના ચરણોને લીધે સુગંધી થયેલી તુલસીની સુગંધી લેવામાં જીભને ભગવાનને અર્પણ કરેલ નૈવેદ્યનો પ્રસાદ લેવામાં બંને પગને શ્રીહરિના ક્ષેત્રમાં જવામાં મસ્તકને શ્રી વિષ્ણુના ચરણોમાં વંદન કરવામાં અને પુષ્પના હાર તથા ચંદન આદિની સેવાને ભગવાનનું દાસપણું કરવામાં જ ઉપયોગ કરતા હતા પરંતુ કોઈ પણ વસ્તુનો ઉપયોગ વિષય ભોગની તૃપ્તિ માટે ન કરતા હતા કામમ ચ દાસી એટલે હું બધો શ્લોકમાં આવ્યું છે કામમ ચ દાસ્યે ન તું કામ કામ્યયા યથોત્તમ શ્લોક જના શ્રયારતિ એનું ગુજરાતી શું કર્યું કામમ ચ દાસ્યે એટલે હું એટલે ગુજરાતી રોજ્યું પુષ્પ પુષ્પના હાર તથા ચંદન આદિની સેવાને ભગવાનનું દાસપણું કરવામાં જ ઉપયોગ કરતા હતા પુષ્પના હાર ક્યાં એમાં લખ્યા છે પુષ્પના હાર ક્યાંથી કાઢ્યા લઈ આવ્યા કે હતા જ પેલા પીડ્યા હતા દાસ તદાસ્ય न तु कामकाम्यया યથોત્તમશ્લોકજનાશ્રયા રતિ પુષ્પના હાર આવ્યા ક્યાંથી ચિલકુરુથી લઈ દાસ કે કોના દાસ ભગવાનને અર્પણ કરે ભોગના પદાર્થો પોતાને દાસ સાબિત કરવામાં ઉપયોગ કરતા હતા ભોગના પદાર્થો ભગવાનને અર્થે કરે તો પોતે દાસ થાય ને ભોગના પદાર્થો પોતે પોતે જો મને ભોગવવા તો તો પોતે માલિક થઈ ગયો એટલે ભોગના જે પદાર્થો છે કામ્યા ન તો કામ કામ્યયા એટલે પોતાની ઈચ્છા પૂરી કરવા હાટું ભોગ <coughs> હરકાવી લેતા તમારા જ પાસેથી એમ નહીં ભગવાન પાસે આવે તો હરકાવી લે સેવકો બધા હરકાવી લે વ્યાલો આપણે સેવક જ છીએ ભગવાનના તો પછી આખા પ્રસાદીના છે તો પછી આપણે જે પ્રસાદની વસ્તુ ભોગવવામાં કાંઈ વાંધો નહીં એટલે સેવકો છે એ હરકાવી લેતા હોય તો એ સેવક નો કહેવાય ને અમરીશ મહારાજા તો પોતાને ભોગના સાધને ભગવાનને અર્પણ કરી દેતા અને પોતે ખાલી કરતાલ બગાડતા હતા થાળ એને ધરી દે થોડોક પ્રસાદ લે પણ પછી જાજુ તો બધું એને જ અર્પણ કરી દેતા એટલે તો એ દાસ છે એવું સાબિત થાય ભગવાનને આવે ને પેલા હરકાવી લે પોતે દાસ લોકો તો દાસ ન થાય એમ એટલે ભગવાનને પોતાના ભાગનું હોતે ભગવાનને અર્પણ કરી દે અને પોતાને જીવવા પૂરતું રાખે અને સેવા કરવા પૂરતું રાખે તો દાસ એટલે અંબરીશ રાજા એવા હતા એમ પોતાને પોતાની ઉપર જે પ્રકૃતિની હકુમત ઇન્દ્રિયો અંતઃકરણની હકુમત <coughs> બીજા બધા માણસોની કુટુંબની દેહની એ હકુમત છે એ છોડાવી અને પોતાના જીવાત્માને ભગવાનને હકુમતવાળો કરતા હતા ભગવાનની જ હકુમત એક પોતાના ઉપર હાલે બીજા કોઈની નહીં એટલે એને આત્મનિવેદિત થયું કહેવાય જ્યાં સુધી આ બધાની હકુમત આપણા ઉપર હાલે છે ત્યાં સુધી આત્મનિવેદી એટલે અધૂરા કહેવાય કહેવાય વાંધો નહીં પણ અધૂરા કહેવાય બે જણાને કીધા ને એક જળ ભરત અને એક અમરીશ અમરીશ બે બે આદર્શ અમરીશ મહારાજા છે એ ગ્રહસ્થોના આદર્શ છે જળ ભરત છે એ ત્યાગી ત્યાગીઓના આદર્શ છે પુષ્પના હાર તથા ચંદન આદિની સેવાને ભગવાનનું દાસપણું કરવામાં જ ઉપયોગ કરતા હતા જે ધન વૈભવ પોતાનો હતો એ બધો ભગવાનની આગળ નિવેદન કરીને પોતે દાસ છે એવું ધન વૈભવથી સાબિત કરતા ધન વૈભવથી પોતે બહુ મોટો માણસ છે એવું સાબિત નહોતા કરતા ધન વૈભવનો બે ઉપયોગ થાય ને બે રીતે એમ પોતે ભોગવે જો કે આ જો આ મોટા માણસ છે એમ અને આ ઓલું બધું ભગવાનને અર્પણ કરે છે એટલે એનાથી આવું એને મળ્યું જ્યાં આપણો જીવ તૂટતો હોય એ ભગવાનને દઈ તે દાસ થાય ને જીવ તૂટતો હોય ને આપણે તોડી લઈ પદાર્થ અને પછી વધારાનું દઈ ભગવાનને તો ભગવાનનો દાસ ન કહેવાય આપણો જીવ જેમાં બહુ તૂટી ગયો હોય એ ભગવાનને દઈ દઈએ એટલે ભગવાન આપણે બરાબર આપણે ખરા દાસ જીવ તૂટે ને એમાં સારું પદાર્થ ભાળે મનગમતું એટલે એમાં જીવ તૂટે એ જીવ તૂટે ને એ જો એને તોડીને પછી ભગવાનને દઈએ તો દાસ થયા કહેવાય નગર તો આપણે એના દાસ પદાર્થના દાસ થઈ ગયા તો ભગવાનના કેદી થાય પુષ્પના હાર તથા ચંદન આદિની સેવાને ભગવાનનું દાસપણું કરવામાં જ ઉપયોગ કરતા હતા પરંતુ કોઈપણ વસ્તુનો ઉપયોગ વિષયભોગની તૃપ્તિ માટે ન કરતા હતા એવમ સદા કર્મકલાપ કર્મકલાપમાત્મન પરેયધીયજ્ઞે ભગવત્યધોક્ષજે સર્વાત્મભાવમ વિદધન્મહી મીમામ તન્નિષ્ઠ વિપ્રાભિહિત શશાસહ તત્ર તત્નિષ્ઠ વિપ્રાભિ વિપ્રાભિહિત તત્નિષ્ઠ વિપ્રાભિહિત શશાસહ શશાસ સહ નહીં શશાસ હ એમ શશાસ હ લખવાવાળાને આશ્ચર્ય થઈ ગયું ઓહો આ આવું કરે છે એમ શશાસ હ હ એટલે આશ્ચર્ય કે આવા બધાય આવા બધા વૈભવમાંથી મન તોડી અને વૈભવને ભગવાનને શરણે કરી દેતા હતા બીજાથી થાય નહીં <coughs> તમને સારું આઈપોડ મળી ગયું હોય તો જીવ ઉખેડીએ કહો એક અને ઓલે તો આખી સમૃદ્ધિથી ભરેલી નવ નવખંડ ધરતી ભગવાનને શરણે ધરી દીધી એમાંથી જીવ ઉખેડી નાખ્યો અને ભરતજીએ આખી ધરતીને ઉખેડી નાખી દીધી અને ભગવાનને શરણે ગયા એણે ધરતીને ભગવાનને શરણે દઈ દીધી અને જળ ભરતે ધરતીને ઉખેડીને પોતે ભગવાનને શરણે થઈ ગયા એટલે સસાસ હ એમ ઓહો આશ્ચર્યની વાત છે કે કોણ આવું કરી શકે સસા સહ નહીં એમ સસલા એ સહિત એમ સશાસ સસલય સહિત સર્વાત્મ ભાવમ વિદધન મહિમિમામ તત્નિષ્ઠ વિપ્રાભિહિત શશાસ તન્નિષ્ઠ વિપ્રા અભિહિત શશાસ ભગવાનના ભગત બ્રાહ્મણો બધા કે એમ પૃથ્વીનું શાસન તો કરતા હતા શશાસ એટલે અને પોતે તો સંપૂર્ણ ભગવાનને પરાધીન થઈ ગયા હતા અને આખી પૃથ્વીને ભગવાનને પરાધીન કરતી દીધી એના <clears throat> અંબરીશ મહારાજાના રાજમાં બધા ભક્તિ જ કરતા હતા બીજું કાંઈ નહોતા કરતા કારણ કે પોતે ભગત ને એટલે તમે ભગત ક્યારે કહેવા નીચેના માણસો તમારા હાથ નીચેના માણસો બધા ભક્તિ કરે તો ભગત કહેવાવું એ બધા દાંત કાઢે કે આપણા માલિક છે એ ખરેખરના બબોચક છે મંદિરા જ વગાડી રાખે છે તો તમે ભગત ન કહેવાય ભક્તિ કરતા હો તો એમ તમે ભગત ત્યારે કહેવા કે તમારા હાથ નીચેના માણસો બધા મળે ભક્તિ કરવા દોડી દોડી તો બધા તમે બરાબર ભગત તમે હાથ આવ્યા સર્વાત્મભાવમ વિદધન મહિમિમામ તત્નિષ્ઠ વિપ્રા અભિહિત શશાસ ઇજેશ્વર મેદ્યેર અધિયજ્ઞમીશ્વરમ ઈદેશ્વમેધય ઈજેશ્વમેધય એમ ઈજેશ્વમેધય અધિ અધિયજ્ઞમીશ્વરમ મહાવિભૂતયો મહાવિભૂત્યોપચિતા મહાવિભૂત્યોપચિતાંગ દક્ષિણૈ તતેર્વશિષ્ઠા શિતગમ શિતગૌતમાદિભિઃ ધન્વયમ ભીર ધન્વયભિ સ્તોત્રમસૌ સરસ્વતી ધન્વન ધન્વન યભિ સ્તોત્ર ધન્વન ધન્વન યભિ સરસ્વતીમ યસ્ય ક્રતુષુ ગિર્વાણેહિ સદસ્યા ઋત્વિજો જનાહા તુલ્યરૂપાશ્ચાનિમિષા વ્યદ્રશ્યંત વ્યદ્રશ્યંત સુવાસસ સ્વર્ગો ન પ્રાર્થિતો યસ્ય મનુજૈરમરપ્રિય શૃણવદ્ભિરૂપગાયદ્ભિરુત્તમશ્લોકચેષ્ટિતમ સમર્થયત સમર્થયંતી યત કામાહ સ્વરાજ્ય પરિભાવિતા દુર્લભા નાપી સિદ્ધાનામ મુકુંદમ હૃદય પશ્યત આ રીતે પોતાના ઉપર ભગવાનના ભક્તો જેમ રાજી થાય તેમ તેઓ કરતા હતા વળી બધે એક જ આત્મા પરમાત્મા છે આવી ભાવનાથી જે કાંઈ યજ્ઞાદિ કર્મ કરતા હતા તે બધું યજ્ઞના અધિષ્ઠાતા ભગવાન અધોક્ષજને જ અર્પણ કરી દેતા હતા ભગવાનના ભગવાનમાં નિષ્ઠાવાળા બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે તેઓ પૃથ્વીનું રાજ્ય કરતા હતા તેમણે સરસ્વતી નદીના પ્રવાહ સામે નિર્જન પ્રદેશમાં વશિષ્ઠ અસિત તેમજ ગૌતમ આદિ ઋષિઓને લીધે વિસ્તરેલા મોટા ઐશ્વર્યને લીધે સર્વ અંગો તથા દક્ષિણાઓથી પરિપૂર્ણ એવા અશ્વમેધ યજ્ઞો કરી યજ્ઞપવિત યજ્ઞપતિ પરમેશ્વરનું આરાધન કર્યું હતું જેના યજ્ઞોમાં સદસ્ય બ્રાહ્મણો ઋત્વિજો તથા બીજા મનુષ્યો ઉત્તમ વસ્ત્ર ધારણ કરતા હતા આશ્ચર્યને લીધે આંખોના પલકારા મારતા નહીં તેથી તેઓ દેવની જેમ શોભતા હતા તે રાજાના સેવકો પણ ભગવાનના ચરિત્રો સાંભળતા અને ગાતા હતા તેથી તેઓ દેવતાઓના સ્વર્ગને પણ ચાહતા ન હતા વળી મુકુંદ ભગવાનને હૃદયમાં સાક્ષાત્કાર કરતા તે રાજસેવકોને સિદ્ધોને દુર્લભ આવા વિષયભોગ આનંદ ઉપજાવતા ન હતા કારણ કે તેમને મળેલા ભગવાનના સ્વરૂપ સુખથી તેઓએ સર્વ વિષય સુખને તુચ્છ કરી તુચ્છ કરી નાખ્યા હતા એને સેવક હોતે આવા હતા એમ તો અંબરીશ રાજા તો કહેવાય છે કે એ દેવતાને સુખ ને ઈચ્છતા નહોતા ખાલી ભગવાનનું એ ભગવાનનું ભજન જ કરતા હતા એટલે તો ભગવાન અમરીશ રાજા આત્મનિવેદી કહેવાને નકર તો પછી આપણે બધા કહેવાય નહીં વાહિલા ન કરે તો વાહિલા ભક્તિ ન કરે તો એનો અર્થ શું થયો હે આગેવાનમાં એમાં જ કાંઈ નથી મારી પાસે વાહિલા ભક્તિ ન કરે એટલે એમાં હું ન હોય તો ન કરે ને એમ સ ઇત્થમ ભક્તિયોગેન તપોયુક્તેન પાર્થિવ સ્વધર્મેણ હરિમ પ્રીણન સંગાન સર્વાન શનેર્જહ શનેર્જહો ગૃહેશુ દારેશુ સુતેશુ બંધુષુ દ્વિપોત્તમસ્યન ચંદન વાજીપત્તિષુ અક્ષય રત્નાભરણા યુદ્ધાદિષુ અનંત કોશેશ્વ કરોત સન્મતિમ અસન્મતિમાં કરો તેમ કરો દસન મતિમ અસન મતિમ આ બધાય બહુ બોલા બધાય હારા નથી એમ એના પ્રત્યે એવી અસન્મતિ કરતા હતા ભક્તિ કરતા કરતા પ્રેમલ બહુ હારો નથી એવું થઈ ગયું એને ઘરવાળા બહુ હારા નથી અમુકના ખાડમાં નાખે ખાડામાં નાખે એવા છે બધા ભેળા થઈ એવું એને અસંમતિ થઈ ગઈ આપણે નહીં કરવાની એવી અસંમતિ આ બધા ખાડામાં નાખે એવા છે એને એકને બધાને કરવાની તે રાજાએ તપયુક્ત ભક્તિયોગથી તથા સ્વધર્માચરણથી શ્રીહરિને પ્રસન્ન કર્યા હતા અને ધીમે ધીમે બધી જ આસક્તિ છોડી દીધી હતી શનૈ જહો બધી આસક્તિ ધીરે ધીરે ધીરે બધી છોડી દીધી અને ધીમે ધીમે બધી જ આસક્તિ છોડી દીધી હતી તેમજ ઘર સ્ત્રીઓ પુત્રો સંબંધીઓ હાથીઓ ઉત્તમ રથો ઘોડા પાયદળ અખૂટ રત્નો અલંકારો તથા આયુધો વગેરે અને અનંત ખજાનાઓને પણ તેણે આ બધું મિથ્યા છે એમ સમજી રાખ્યું હતું અસન્મતિ આ બધા ખોટા છે હાવ ઢોંગી છે ખાડમાં નાખે એવા છે ભેળા થઈને એવું જાણી અને શનય જહો ધીરે ધીરે એની આસક્તિ છોડી દીધી એને મગજમાં ક્યારે આવવા જ ન દીધા ત્યારે એ આત્મનિવેદી ભગત થયા કહેવાય મૂળ શ્લોકમાં તું શબ્દ છે તે આત્મનિવેદી વૈષ્ણવોત્તમ ભક્ત મળવા દુર્લભ છે એવું સૂચવે છે એવા બહુ દુર્લભ એવા ઓલા કોમન ભગત તો ઢગલા બંધ નીકળી પડે એ તું અંબરીશ વદ ભક્તા એવું લીધું છે એ તું અંબરીશ અંબરીશ વદ ભક્તા દુર્લભે તું તું છે એ શા માટે વપરાણો દુર્લભ અતિ દુર્લભ હે એવા બહુ દુર્લભ છે જાજા આ બધા એના ઢગલા કરે એવા જાજા છે પણ એ બધા એને આસક્તિ છોડી દે એ તું દુર્લભ હે એ તો અમરીશ્વત ભક્તા સૂર્ય આત્મનિવેદના મૂળ શ્લોકમાં તું શબ્દ છે તે આત્મનિવેદી વૈષ્ણવોત્તમ ભક્ત મળવા દુર્લભ છે એવું સૂચવે છે તે ભાગવતમાં કહ્યું છે કે મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાંત પ્રશાંતાત્મા કોશ કોપીશ્વપી મહામુને હે મહામુને કરોડો સિદ્ધ અને મહાપુરુષોમાં એવા શાંતચિત્ત મહાપુરુષ મળવા અતિ કઠિન છે કોટિસ્વપી મહામુનિ કોપી નહીં કોટિસ્વપી મહામુનિ કરોડો એવા જે <coughs> કોમન ભક્તો બધા ભેળા થાય એમાંથી ને આવો એક દુર્લભ છે એમ ન આવે હે મહામુને કરોડો સિદ્ધ અને મહાપુરુષોમાં એવા શાંતચિત મહાપુરુષ મળવા અતિ કઠિન છે પોતાનું ગમતું છોડીને ભગવાનને આપી દે એવા કરોડો આ બધા સાધુ થઈ ગયા હોય તોય દુર્લભ છે પોતાનું ગમતું આવે તો હડપ તેને હટમાવી લે પછી પછી ભગવાનને કરી જ રાખે આખી દી સેવા એમ એમ કે વાંધો છે પોતાનું મન ગમતું આવે તો હડપ તેને હટવા નાખી દે આ આપણે કાયમ આવશે અને થઈ ગયા આત્મનિવેદી એટલે કોટીમાં એવા બહુ છે કોટી શું આપી દુર્લભ કરોડો ભગત એવા બધા ભળે જે ઓલા કોમન ભગત બધા દોડાદોડ થનારા દોડાદોડ થનારા ભગવાનને ભાળીને દોડાદોડ થાય ને એટલે ભગવાનને ભાળીને દોડાદોડ થનારા કે સાધુને ભાળીને દોડાદોડ થનારા કરોડો ભગત મળે એમાંય પાછા આ દુર્લભ છે કરોડમાંથી એકાદો મળે કે ન મળે બે ત્રણ કરોડ વળી થાય ને એમાંથી એકાદો મળી જાય ભલે હજી તો આપણે કરોડ ભગત તો થયા નથી એક કરોડ ભગત તો કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હશે એક કરોડ ભગત નહીં હોય ને એટલે તો તો ક્યાંથી મળે બધા ભેળા કરીને આમ કોમન ઓલા બધા હોતે ભગત ભેળા કરીએ તો વળી કરોડ થઈ જાય અને એમાં એકાદો નીકળી જાય મુક્તા નામ કીધું મુક્તો મહિને મુક્તો મહિને ન હોય કોઈ મુક્તા નામ હતે કીધું છે મુક્તા નામ અપી સિદ્ધા નામ નારાયણ પરાયણ નારાયણ પરાયણ મુક્તો એટલે એમ કે બધા દેહને પોતાના આધીન કરી રાખ્યું હોય અને કાંઈ બંધન ન હોય તો એ નારાયણ પરાયણ ભગવાનને આપણે કાલે નહોતું કીધું રેઢિયાર થવું હોય ને ગમે એમ પેટ પેટ ન હોય કોઈ એમ પેટ થવું ન ગમે રેઢિયાર થવું ગમે એટલે મુક્તો નહીં મુક્તિ બહુ મળે ગોતિ બહુ ગમે સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્ય અપ્યગમ્ય મુક્તોને પણ બહુ અગમ્ય છે એમ મુક્તો જો આમ કે નાથમાં વડાવીને ફરવું હોય તો બહુ મજા આવે મોઢો દેખાડી પોતાને કે અમે મુક્ત છીએ પોતાનું મોઢું દેખાડવું હોય અમે મુક્ત છીએ જો અમારા જેવા કોઈ છે હે હોય કોઈ એના જેવા એના જેવો કોઈ ન હોય કે કોઈના જેવા કોઈ થોડા હોય હે કોઈના જેવા કોઈ ન હોય એટલે મુક્તો નહીં એમાં બહુ મજા આવે છે ડબે પુરાવું મુક્તો ફાવતું નથી આ બધા આપણે મુક્તો છે ને તો મુક્તો કરતા અવતારો છે બધા આ બધા અવતારો છે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું ને કે બધા અવતારો છે એક એક અવતારો છે પાંખમાં બધાને ઉડીને લઈને ઉડીને ભાગી જાય એવા છે જો હાથમાં આવ્યું તો કાંઈ કોમ્પ્યુટર કે આઈપોડ કે વાતમાં આવ્યો તો લઈને ઉડીને ભાગી જાય છે બઠાવી સારું મનગમતું મળી ગયું હોય તો ઉડીને ન ભાગી જાય તો મનગમતું હોય લઈને પછી ને ઊભું રહેવાય હે એટલે મુક્તો જ છે તો એમાં પણ તોય મુક્તોમાં પાછું આવું નહીં એમ સેવા ભગવાનની સેવા કરવી ભગવાનના અમરીશ જેવું થઈ જવું એવું નહીં એમ આપણે આવવાના આવા રહી બઠાવીને ભાગી જાય ને વળી પાછા એ ઓલાની વ્યવસ્થા કરીને પાછા આવીને પાછા સેવામાં જોડાઈ જાય સેવા તો આપણે કરવાની જ છે બીજું શું કરીએ આપણે આખી જિંદગી હે ઓલું બઠાવેલું હા કરીને પાછું ભાઈ આવી વળી પાછો કોઈક જ્ઞાથી કોઈક ઉપાડી જાય તો વળી વાત જુદી છે તો બસ બીજું બઠાવી લઈ એટલે મુક્તોમાં હોતે ના પાડી ને આ તો મેં તો ભાડ્યા નહોતા મુક્તો તમે ભાડ્યા વળી કે આમાં મુક્તો છે મુક્તોમાં અંબરીશ જેવા નહીં એમ મુક્તો થઈ ગયા હોય તો અંબરીશ જેવા ન થઈ શકે આત્મનિવેદી ન થઈ શકે કે પોતાના ગળામાં ડેરો કોણ નાખે હે ડેરો હોય તો કાઢી નાખી તો ઠીક રહે ને છૂટા ડેરો હોય તો બંધન થઈ જાય ને ધોડી ન શકાય પછી બીજે બીજાની યાર કોમ્પિટિશનમાં દોડવું હોય તો ડેરાવાળો દોડી શકે એ દોડી ન શકે એટલે ડેરો કોણ નાખે પોતાના ગળામાં એટલે મુક્ત હોય કે આપણે ડેરા વિના ઠીક છે મુક્તા નામ અપી સિદ્ધા નામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાંતાત્મા પ્રશાંતાત્મા પ્રશાંત સુદુર્લભ એમ મુક્તા નામ અપી સિદ્ધા નામ નારાયણ પરાયણ સુદુર્લભ અમરીશ મહારાજા જેવા કેવળ ભગવાન પરાયણ એ બહુ દુર્લભ છે અને ઓલે પણ મુક્તોમાં બધા મુક્તો થઈ ગયા હોય એમાં જળભરત જેવા બહુ દુર્લભ સુદુર્લભ પ્રશાંતાત્મા કોટીશ્વપી મહામુને અવધૂત વૃત્તિ છે એ બહુ દુર્લભ છે પ્રદર્શન વૃત્તિ છે એ તો આમ કે ઉપરા ઉપરી આવી પડે છે હું કરું છું હવ તમે જોઉં હું કરું એ તમે હાવ જુઓ પછી જોઈને પછી શું કરવાનું હે જોઈને શું કરવાનું કઈ નહીં મારે વખાણ કરે કંઈક મને બિરદાવો થોડાક વાહ વાહ વાહ વિશ્વ મંગલ સ્વામી એમ મને બિરદાવો એવા સાજા છે કોટી સ્વપી કીધું મુક્ત ન હોતે કે ઓ હું તમારી મુક્ત દશા ઢળાતી આવે છે એવા જાજા છે અમરીશ જેવા નહીં જડ ભરત જેવા નહીં અવધોત નહીં એમ અને ભગવાનની સેવા કરવા સિવાય બીજું નહીં એવું નહીં ભગવાનની સેવા કરતા હોય અને જો હરકું ભગવાન પાસે ક્યાંક આવે તો લપકાવીને મૂકી આવીએ પછી વળી પાછા સેવામાં જોડાઈ જઈએ એવા જાજા હે મહામુને કરોડ સેવા લાભ હું સેવાનો લાભ હું બીજો થાકવા સિવાય છે બીજું કઈ હે સેવાનો લાભ હું બ્લીસ ઈ હું સેવાનો લાભ તો થાકવા સિવાય બીજો કાંઈ હોય નહીં જો આ લપકાવી લઈ કાંઈક થોડુંક એ લાભ ચૈતન્યાનંદ સ્વામી હતા ને બીજા બીજા મોટા મુક્તો હતા એ બધા કે ભગત આવે કંઈક લઈને લાવે તો પછી ક્યાંય પેલા રાખી દે પછી કંઈ જોતું હોય એટલું થોડુંક વાહ મૂકી દે પછી જા જા જાઓ દિયાવો મહારાજને દિયાવો મહારાજને એટલે આમાં મુક્તો હતો એવો કીધો છે અને સેવાનો લાભ જ એ છે મોટા મોટો મોટો લાભ કયો સેવાનો હે બાકી તો થાક જ છે પણ આવું કંઈક આવે અને જો કાંઈ થોડું ઘણું થતું મળતું હોય તો એ મોટો લાભ એ એટલે એવા તો કોટિસ્વપી મુક્તાનામ સિદ્ધાનામ કોટિસ્વપી એમ અમરીશ જેવા દુર્લભ ખાલી એને થાક જ બાકી રહે બાકી બીજું કાંઈ મળે નહીં એને એને થાક જ રહે બાકી કાંઈ ન મળે સેવાનું ફળ બીજું શું હોય હે સેવાનું કા બધા કોઈ લબલબ આવે એમ હવે આ હરખું કર્યું નથી એ સેવાનું બે ફળ હોય ને એક થાક અને એક લબલબાટ એમ કોઈક લોહર આવે લોહર પાર્ટી કરાવે તો એ બે સેવાનું સેવાનું ફળ એમ એટલે મુક્તો પછી બધા કોઈ એમાં જાય નહીં મુક્તો કે આપણે આ ઠીક છે બધા એમણે આપણે મુક્ત ફરીએ થોડીક થાય તો કરી લેશું સેવા સાઈડમાં રહી હે મહામુને કરોડો સિદ્ધ અને મહાપુરુષોમાં એવા શાંતચિત્ત મહાપુરુષ મળવા અતિ કઠિન છે મહાપુરુષો હોતે મહાપુરુષો થતા આવડે છે કે નહીં નથી આવડતું આપણે એક વખત આવ્યું હતું ને મહાપુરુષ થવાનું શું આવ્યું હતું બધાને હારે ન હોય બધાને હારે થોડાક મોડા ઉઠે મોડા ઉઠે એટલે તરત જ મહાપુરુષ થઈ જાય જમવા બધાને હારે ન આવે તોય મહાપુરુષ થઈ બીજા કરતા હોય સભામાં કોક દીક આવે ને કોક દીક ન આવે તો મહાપુરુષ થઈ જાય અથવા વહેલા ઉઠીને ભાગી જાય તોય મહાપુરુષ થઈ જાય કોઈ પણ જાતે છોકડામ ન રહી એટલે મહાપુરુષ થઈ જાય તરત તમે તમારે તમને મહાપુરુષ થતા આવડે છે કે નહીં સવારે એક થતા આવડી ગયું કે હાજે નથી થતા આવડતું હાજે કોઈ એને મહાપુરુષ કે આખો દી સવારે મહાપુરુષ કે બે લાવો બધા મહાપુરુષ થતા આવડવું જોઈએ આવડે તમને મહાપુરુષ થતા સદગુણ સ્વામીને આવડે તમને આવડે થોડું થોડું આવડે સવારે આવડે હાજે ન હાજે મોટે મોટા આવે સવારે આવડી જાય સવારે મહાપુરુષ આ મહાપુરુષોમાં પાછું આવું ન હોય એમ કે અમરીશ જેવું ન આવડે મહાપુરુષોને મહાપુરુષો આવે ભગવાન ઉઠી જાય એ બધું બધે હરકું દર્શન દેવા તૈયાર થઈ જાય પછી મહાપુરુષ આવે દર્શન દેતા કે ભગવાનને કહી દે કે મંગળાને દર્શન કરી લ્યો પછી અમે તરત નાય નાખવા નથી એટલે મંગળાને દર્શન થાય નહીં હે મહામુને કરોડો સિદ્ધ અને મહાપુરુષોમાં એવા શાંતચિત્ત મહાપુરુષ મળવા અતિ કઠિન છે જે એકમાત્ર ભગવાન પરાયણ હોય તે આત્મનિવેદી ભક્તોએ માનસી પૂજા પર્યંતનું નિત્યકર્મ નિત્ય સૂર્યથી સૂર્ય સૂર્યોગ્યાથી પ્રથમ જ જાગવું શિક્ષાપત્રી શ્લોક નંબર ઓગણપચાસમાં કહ્યું છે તે ક્રમથી કરવું તેમાં કરવું પાછું અમરીશ ગોડે સીધું મહાપુરુષ કે બોલું નહીં થવાના વેલા ઉઠવાનું ને આ બધું કરી લેવાનું તે ક્રમ થી કરવો એટલે તો અમરીશ ને કીધું છે મહાપુરુષ મહાપુરુષને નહીં અમરીશ તો મહાપુરુષ નતા ને આત્મનિવેદી હતા ને કે મહાપુરુષ હતા એવું મહાપુરુષ હતા અમરીશ કે નહીં નહોતા હા તે ક્રમથી કરવું તેમાં કંઈ સંદેહ ન કરવો શ્લોક નંબર ફિફ્ટી સિક્સ શૈલી વાધા તુજા મૂર્તિ શાલગ્રામોર્ચ એવ તૈઃ દ્રવ્યેર્યથાર્થ જપ્યોથાષ્ટાક્ષરો મનોહ અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિ વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો બાહ્ય ઇન્દ્રિયોને ભગવત અર્થે વિનિયોજન કરવા માટે અવશ્ય મૂર્તિનો આશ્રય કરવો જોઈએ જો એમ ન કરવામાં આવે તો બાહ્ય ઇન્દ્રિયોને અગોચર ભગવત તત્વ હોવાથી ભગવાનમાં તેને જોડાવાનું શક્ય બનતું નથી કેન્દ્ર ન મળે ઇન્દ્રિયો બધી સ્થૂળ ભાવવાળી છે એટલે એને સ્થૂળ કેન્દ્ર જોઈ તો એમાં જલ્દી જોડાઈ શકે એટલે ભગવાનની મૂર્તિ જોઈએ ભગવાનની મૂર્તિ હોય તો જલ્દી ઓછા પ્રયાસમાં ભગવાનમાં જોડાઈ ત્યારે તો પ્રેમપૂર્વક સ્મૃતિનો અભ્યાસ પણ શક્ય નહીં બની શકે અને એમ ન થાય તો ભક્તિયોગની સિદ્ધિ શક્ય ન બને ત્યારે સંસારમાં ભટકણ મટવાનું નહીં તેથી કરુણાસાગર શ્રીજી મહારાજ આવો આદેશ આપી રહ્યા છે અહીંયા ઉપરના શ્લોકમાં પાષાણની અથવા ધાતુની શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ કહી છે તેમાં ધાતુ સોનું આદિક સમજવા આમ તો ષટ્ત્રિંશત મતમાં તેના મતમાં તે નામના ગ્રંથ વિશેષમાં ધાતુ સાત કહ્યા છે સુવર્ણમ રજતમ તામ્રમ આરકુટમ તથૈવ લોહમ ત્રપુ તથા શીશમ ધાતવ સપ્તકીર્તિતા સોનું રૂપુ તાંબુ પિત્તળ લોઢું કલઈ અને શિશુ આ સાત ધાતુ છે તેમાં સોનું ચાંદી તાંબુ પિત્તળ આ ચારને શ્રી વિષ્ણુની મૂર્તિ બનાવવા લઈ શકાય પણ લોઢો કલઈ અને શિશુ તેમાંથી તે મૂર્તિ ન બનાવવી આમ વિષ્ણુ પ્રતિમા નિર્ણયમાં કહ્યું છે શ્રી ભગવાન શ્રી ભાગવતમાં મૂર્તિ આઠ પ્રકારની કહી છે શૈલી દારૂમયી લોહી લેપ્યા લેખ્યા ચ સૈકત સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા પાષાણ કાષ્ટ ધાતુ લીપણ આલેખન નદીના કાંઠાની રેતી માનસ અને મણિ આ આઠ પ્રકારે ભગવાનની મૂર્તિ થાય છે ઋષિમુનિઓ હતા ને એમ રેતીમાં આમ ખરો કરીને ભગવાનની મૂર્તિ ધારે તો એને ધારતા હેલી પડે ધારવાનું એમને હેલું પડે મનોમયી હોતે કીધી મનમાં એક મૂર્તિ નક્કી કરી નાખે અને એને સંભારે તો એ મૂર્તિ જ છે અને એમાં સાક્ષાત ભગવાન છે આઠે પ્રકારની મૂર્તિની મર્યાદા જાળવવાની કીધી છે એટલે મૂર્તિની મર્યાદા તો એ મનમાં હોતે મૂર્તિ તેમાં ધાતુની મૂર્તિ ઉપર તેમાં ધાતુની મૂર્તિ ઉપર કહ્યું તે પ્રમાણે સોનું વગેરેમાંથી બનાવવી મૂર્તિ પૂજાની વિશેષતા તો ભગવત અર્ચાવતાર મહાત્મ્યમાં કહી છે જેમ કે સ્વરૂપામ પ્રતિમામ વિષ્ણો પ્રસન્ન વદને ક્ષણામ કૃત્વા આત્મન પ્રીતિકરીમ સુવર્ણ રજતાદિભિ તસ્યામ બ્રહ્મ સમારોપ્ય મનસા તન્મયો ભવેત તામર્ચયેત તામ પ્રણમેત તામ યજેત તામ વિચિંતયેત વિષયત્યપાસ વિષયત્યપાસ તદોષસ્તુ વિષત્યપાસ તદોષસ્તુ તામેવ બ્રહ્મરૂપિણી વિશતે અપાસ્ત દોષસ્તુ એમ વિશત્યપાસ્ત દોષસ્તુ તમે બોલો છો એમ એકેય શબ્દનો અર્થ કંઈ કોઈ સાંભળનારાને મળે નહીં વિશતે અપાસ્ત દોષસ્તુ તામેવ બ્રહ્મરૂપિણી એમ વિશતિ અપાસ્ત દોષસ્તુ તામેવ બ્રહ્મરૂપિણીમ શ્રી વિષ્ણુની મૂર્તિ સુંદર કરવી મુખ અને નેત્ર પ્રસન્ન હોવા જોઈએ આવી મૂર્તિ કરવી એમ મૂર્તિ બનાવવી હોય તો આવી બનાવી ભગવાનનો ચહેરો થોડોક હસતો હોવો જોઈએ અને પોતાને ગમે એવો હોવો જોઈએ આપણા જેવો હોગ્યો કરી તો બે ફટકાય બધા બે ભેળા એટલે આપણને મનમાં ગમે એવો ભગવાનના નેત્રો પ્રસન્ન હોવા જોઈએ ચહેરો હસતો થોડોક હોવો જોઈએ એવો સુરૂપીણી રૂપ હોવું જોઈએ ભગવાનને એવી મૂર્તિ બનાવવી એવી મૂર્તિ પસંદ કરવી એમ હમ શ્રી વિષ્ણુની મૂર્તિ સુંદર કરવી મુખ અને નેત્ર પ્રસન્ન હોવા જોઈએ સુવર્ણ આદિ ધાતુઓમાંથી મૂર્તિ ભક્તના મનમાં હેત ઉપજે એવી કરવી કૃત્વા આત્માના પ્રીતિ કરી પાછી પોતાને ગમતી હોવી જોઈએ એવી મૂર્તિની પૂજા કરવી પછી તેમાં બ્રહ્મભાવનો આરોપ કરી મનથી તેમાં તન્મય થઈ જવું પછી મૂર્તિમાં જ તન્મય થઈ જવું બ્રહ્મની ભગવાનની પ્રતિષ્ઠા કરીને બ્રહ્મભાવનો આરોપ કરીને એટલે બ્રહ્મની પ્રતિષ્ઠા અને ભાવના એ કરીને એમાં તન્મય થઈ જવાનું એમ તે મૂર્તિને જ પૂજે પ્રણામ કરે અને તેનું જ ધ્યાન ધરે જ્યારે બધા જ દોષ ટળી જાય ત્યારે ઉપાસક તે બ્રહ્મરૂપિણી મૂર્તિમાં જ પ્રવેશ કરે છે એમ કરતાં કરતાં આના દોષ બધા ટળી જાય અને એનો ભગવાનમાં પ્રવેશ થાય એટલે એનો સેવક થઈ જાય છે પ્રવેશ એટલે પાણીમાં પાણી જેમ એમ નહીં પણ અતિ પ્રીતિ એમાં લાગી જાય તો સેવક થઈ જાય અર્થાત તેમાં તન્મય થઈ જાય છે એટલે સેવક જો ન થઈ શકે તો મહાપુરુષ થઈ જાય સેવક જો ન થઈ શકે બહુ જો એમાં ભગવાનમાં સેવક ન થઈ ગયા તો પછી મહાપુરુષ તો થઈ જ જાય એમ ઓલું નહીં તો ઓલું તો થઈ જ જાય ને આઈઆઈટીમાં ન જાય તો ઓલા થ્રી જીમાં કે એમાં તો વ્યો જ જાય આઈએએસ ન થાય તો આઈપીએસ ને ઓલા તો થઈ જ જાય એટલે આમાં એવું કે જો જો સેવક થઈ ગયો તો થઈ ગયો સેવક નો થાય તો મહાપુરુષ તો જાય જ નહીં સર્વાતિશાયી ષડગુણ્યમ સંસ્થિતમ મંત્ર વિંબયો સંસ્થિતમ મંત્ર વિંબયો તેનાર્ચો ભગવાન સાક્ષાત નોપચાર ધિયા ક્વચિત ભગવાનના મંત્રમાં અને મૂર્તિમાં જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આ છ ગુણ સૌથી વિશેષ રહ્યા છે ગુણીય પૂર્ણ છે મંત્ર હોતે સ્વામિનારાયણ મંત્ર છે એનો પ્રભાવ સ્વામિનારાયણ ભગવાન જેટલો છે ભગવાન જેમ ગુણીય પૂર્ણ છે જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય તેજ એ બીજાને પરાભવ હતે પમાડી શકે ઓલા બધા આવતા ને તો મહારાજ ખાલી મંત્ર જ બોલતા તો ઓલા બધા એના અભિચાર ને બધું પરાભવ પામી જતો એટલે એવી શક્તિ એમાં છે એમાં મંત્ર બિંબયો હોય મંત્ર અને મૂર્તિ એ બે ભગવાન અક્ષરધામમાં જેમ ષાટ ગુણ્ય પૂર્ણ છે એવા ને એવા છે અહીંયા હોત એટલે ભગવાનનું નામ છે એમાં બીજા નામ જેવી ઇતર બુદ્ધિ નહીં કરવાની ભગવાનનું નામ છે એને ખોટું આમ મળી ટળીને બોલવાનું નહીં આપણે બોલો છે ને ધૂનમાં મળી ટળીને બોલવાનું નહીં એની એનો રિસ્પેક્ટ રાખવાનો એમ કે ભગવાન જેવું રિસ્પેક્ટ રાખવાનું તો એને ષાટગુણીય પૂર્ણ કહેવાય શ્લોક છે હું વાંચો જી સર્વાતિશાયી ષાડગુણ્યમ સંસ્થિતમ મંત્રબિંબયો તેનાર્ચો ભગવાન સાક્ષાત નોપચાર ધિયા ક્વચિત નોપચાર ધિયા કચિત આ ઠીક છે હવે હાલો આપણે કરીએ તો ઠીક છે એમ નામ લીધે રાખીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે થવું થાય એમ કે પૂજે રાખીએ આપણે ફૂલ ફૂલને ચોખા ચડાવી રાખીએ એ વળી થવું હોય તો ભલે થાય એમ નોપચિત ચાર ધિયા ક્વચિત એમ ષાડગુણ્ય પૂર્ણ બિંબ મંત્ર બિંબયો ષાડગુણ્ય પૂર્ણ છે ભગવાન છે એનું સ્વામિનારાયણ નામ છે એ ભગવાન જેવા અક્ષરધામમાં આમ પોતાના ઐશ્વર્યથી દોમ દોમ છે એવો ભગવાનનો મંત્ર છે અને એવી ને એવી ભગવાનની મૂર્તિ છે ષાડગુણ્ય પૂર્ણ એટલે એને એની હારે વ્યવહાર કરતા કરતા એવો વ્યવહાર કરવાનો કે ષાટગુણ એ પૂર્ણ છે કે છે એવા જાણીને એનો વ્યવહાર કરવો તો મૂર્તિ છે એ ફળ આપે એમાં જો ઉપચાર બુદ્ધિ થાય કે ઠીક છે હવે આય કરતા આય કરીએ અથવા તો એમાં સામાન્ય બુદ્ધિ થાય તો એને ન એને ફળે નહીં એમ એક ઓલું પણ એવું આવ્યું હતું ને કે વિષ્ણુ મંત્રે જ એવો એક શ્લોક આવ્યો હતો આપણે આગળ ભગવાન વિષ્ણુ પરમાત્મા મંત્ર અને પોતાના ગુરુ આ ચારમાં શ્રદ્ધા હોય તો એ ફળે નકર ન ફળે શ્રદ્ધા હોય એમાં સામાન્ય બુદ્ધિ ન કરવી બીજાને જેવી અને બીજાને જેવી બુદ્ધિ કરે તો એમાં એ ફળે નહીં આ ચાર વસ્તુ એવી છે વિષ્ણુ એટલે પરમાત્મા અનાદિ અને એના અવતાર વિષ્ણુનો અર્થ એના અવતાર ભગવાનના અવતારો ઈષ્ટદેવ પોતે ઈષ્ટદેવનો મંત્ર અને ઈષ્ટદેવની ભક્તિ કરાવનારા ગુરુ એમાં ઈતર બુદ્ધિ ન કરવી આ બીજાને જેવા છે એવું ન કરવું તો જ એને ભક્તિ છે એ ફળે નહીં તો ફળે નહીં એમાં શ્રદ્ધા ન હોય તો ન ફળે મૂર્તિમાં શ્રદ્ધા ન હોય તો ન ફળે ષાટગોણીય પૂર્ણની શ્રદ્ધા હોવી જોઈએ કે આ ભગવાન એવા જ છે આ મંત્ર પણ એવો જ છે એને કોઈ ગમે તેમ કરે તો એને ચલાવી ન લેવાય ભગવાનની મૂર્તિને કોઈ ગમે તેમ કરે તો ચલાવી ન લેવાય સર્વાતિશાયી ષાડગુણ્યમ સંસ્થિત મંત્ર બિંબયો પાછા ષાડગુણ્ય છે કેવા છે સર્વાતિશાય સર્વાતિશાય એના જેવો બીજો કોઈ નહીં મંત્ર જેવો બીજો કોઈ મંત્ર નહીં અને મંત્ર બિંબયો હોય એવું કીધું ને બિંબ એટલે મૂર્તિ મૂર્તિ એના જેવું કોઈનું ઐશ્વર્ય નહીં નહીં એ મંત્ર જેવું કોઈ નહીં નહીં મૂર્તિ જેવું કોઈ નહીં એવું એ માને તો મૂર્તિની પૂજા છે એ ફળે સર્વાતિશાયી ષડગુણ્યમ સંસ્થિતમ મંત્રબિંબયો તેનાર્જો ભગવાન સાક્ષાત નોપચાર ધિયા ક્વચિત એવી ભાવનાથી ભગવાનની પૂજા કરવાની અને એવી ભાવનાથી મંત્રનો જપ કરવાનો આ કાંઈ નથી કામ તે આપણે કરીએ છીએ એવું ઉપચાર ધ્યા ન કરવું એમ ભગવાન નામ મંત્રમાં અને મૂર્તિમાં જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આ છ ગુણ સૌથી વિશેષ રહ્યા છે તેથી મૂર્તિ સ્વરૂપે ભગવાનને પ્રત્યક્ષ બુદ્ધિથી પૂજવા પણ ક્યારેય ઔપચારિક રીતે પૂજવા ખાતર પૂજવા નહીં પૂજવા માટેની મૂર્તિનું માપ ભવિષ્યોત્તર ભાર્ગવાર્ચનાદી દીપિકામાં કહ્યું છે અંગુષ્ઠ પરવાદારભ્ય વાત જ ક્યાં આવડે છે અંગુષ્ટ પર્વાદારભ્ય અંગુષ્ટ પર્વાદાર તમે તો કેવી રીતે જુદી રીતે વાંચો છો એવી રીતે વાંચતા મને નથી આવડતું અંગુષ્ટ પર્વાદારભ્ય અંગુષ્ટ પર્વાદારભ્ય સંધિ કરી હોય એ કેવી રીતે બોલાય એ શબ્દ પાછલા શબ્દ અડધો અક્ષર હોય પાછલા શબ્દની યારે બોલાય સર્વાત પર્વાત એટલે પર્વનો દ અર્ધો છે એ કોની યારે બોલાય આરભ્યની યારે દારભ્ય એમ અંગુષ્ઠ પરવા દારભ્ય અર્થ કરવો હોય તો ઓલાની હારે લેવાનો અંગુષ્ઠ પર્વત આરભ્ય એમ એવી રીતે દરેક શ્લોકને એવી રીતે વાંચાય એમ અંગુષ્ઠ પર્વત આરભ્ય વિતસ્તિમ યાવદેશ યાવદેવ ગૃહેશુ પ્રતિમા કાર્યા નાધિકા શસ્યતે બુદ્ધેહી ઘરમાં પ્રતિમા પૂજવા માટે રાખવી હોય તો એ એક વેદથી મોટી ન રાખવી અંગૂઠાના પર્વતથી માંડી એનાથી નાની ન રાખવી પછી હાવ નાની એવી એમ ન રાખવી એક ભોડા જેવી તો રાખવી અને એક વેદથી મોટી ન રાખવી એવી મૂર્તિને ઘરમાં પૂજવી એમ ઘરમાં પૂજવા માટેની નાની મૂર્તિ અંગૂઠાના પર્વ જેવડા માપથી માંડીને એક વેદ જેવડી મોટી રાખવી આનાથી મોટી ન રાખવી શ્રી વશિષ્ઠે કહ્યું છે કે નારચ્યા ગૃહે અશ્મજા મૂર્તિશ ચતુરંગુલતો અધિકા ન વિતસ્ત્ય ન વિતસ્ત્યધિકા ધાતુ સંભવા શ્રેય ઈચ્છતા ઘરમાં પૂજવા માટે પાષાણની મૂર્તિ ચાર આંગળથી વધારે મોટી ન રાખવી પોતાનું શ્રેય ઈચ્છતા મનુષ્યે ધાતુની મૂર્તિ એકવેદ કરતાં વધારે મોટી ઘરમાં ન રાખવી એમ વિશેષતા છે અથવા તે આત્મનિવેદી ભક્તોએ જે સમયે જેવા મળે તેવા ચંદન આદિ પૂજા દ્રવ્ય વડે મંત્રોએ સહિતના ષોડશોપચાર વિધિથી શાલગ્રામ સ્વરૂપની પૂજા કરવી ચિત્ર પ્રતિમાની જેમ ખાલી દર્શન જ ન કરવા શાલગ્રામની પરીક્ષા પ્રણવ પ્રકાશિકાથી જાણી લેવી અહીં શાલગ્રામની પૂજા કરવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણને જ છે પણ તેની સ્ત્રીને કે ક્ષત્રિય આદિ અન્ય વર્ણના મનુષ્યને નથી આમ શાસ્ત્રમાં જુદું જુદું કીધું છે સ્ત્રીઓને શાળગ્રામની પૂજાનો અધિકાર નથી બીજા ક્ષત્રિયોને એને પણ નથી પણ લગભગ તો શાળગ્રામને બધા પૂજતા હોય છે બ્રાહ્મણ ક્ષત્રિયો પણ એમાં આમાં છૂટી આપી છે કોઈ બીજા પુરાણમાં વાંધો આમ નિર્ણય સિંધુમાં પ્રયોગ પારિજાતમાં વિષ્ણુ ધર્મમાં અને સ્કંદ પુરાણમાં કહ્યું છે જેમ કે શાલગ્રામ શિલામ વાપી ચક્રાંકિત શિલામ તથા બ્રાહ્મણ પૂજયેત નિત્યમ ન પૂજયેત શાલગ્રામની અને ચક્રાંકિત શિલાની હંમેશા બ્રાહ્મણે પૂજા કરવી પણ ક્ષત્રિય આદિએ તેની પૂજા ન કરવી આ પૂજાનો નિષેધ સ્પર્શ કરીને થતી પૂજા બાબતનો છે તે પણ સ્કંદપુરાણમાં કહ્યું છે કે બ્રાહ્મણ્યપી હરમ વિષ્ણુ ન સ્પૃશેત શ્રેય ન સ્પૃશેત શ્રેય ઇચ્છતિ સનાથા મૃતનાથા વા તસ્યા નાસ્તિહ નિષ્કૃતિ પોતાનું શ્રેય ઈચ્છતી સધવા કે વિધવા બ્રાહ્મણીએ શિવલિંગને અને શાલગ્રામને અડવું નહીં અને જો અડે છે તો તે દોષનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત જ કહ્યું નથી દૂરથી પગે લાગવાનું દર્શન કરવાના હાથથી અડવાનું વરાહ પુરાણમાં પણ કહ્યું છે કે શાલગ્રામમ ન સ્પૃશેત્તુ હીન વર્ણો વસુંધરે સ્ત્રી શુદ્ર કર સંસ્પર્શો વજ્ર સ્પર્શાધિકો મત યદિ ભક્તિ ભવેત તસ્ય સ્ત્રીણામ વાપી વસુંધરે દુરાદેવા સ્પૃશન પૂજામ કારયેત સુસમાહિતઃ સુસમાહિત એમ સુસમાહિત સુસમાહિત એમ નહીં પૂજામ કારયેત સુસમાહિત હે વસુંધરે હીન વર્ણના મનુષ્યે શાલગ્રામનો સ્પર્શ કરવો નહીં કારણ કે સ્ત્રી તથા શુદ્રના હાથનો સ્પર્શ શાલગ્રામને વજ્રના ઘાત કરતાં પણ વધારે લાગે છે હે પૃથ્વી જો શુદ્ર કે સ્ત્રી ભક્તિભાવવાળા હોય તો શાળગ્રામને અડિયા વિના જ દૂર રહીને તેમણે સાવધાનીથી બ્રાહ્મણ પાસે પૂજા કરાવવી આ નિષેધ શાલગ્રામ પૂરતો જ છે ભગવાનની અન્ય મૂર્તિઓ બાબતમાં આ નિષેધ નથી સર્વવર્ણેસ્તુ સંપૂજ્યા પ્રતિમા સર્વદેવતા લિંગાન્યપી તું પૂજ્યાની મણિભિ કલ્પિતાની વૈ બધા જ વર્ણના મનુષ્યોએ સમગ્ર દેવતાઓની મૂર્તિની પૂજા કરવી મૂર્તિની પૂજા બધાએ થાય એમ બધાએ કરી કે એવું કીધું શાળગ્રામ છે એ બ્રાહ્મણોએ કરવાનું અને સ્ત્રીઓએ નહીં કરવાનું પણ ક્ષત્રિયોને એને જે છૂટી આપી છે બીજી જગ્યાએ એટલે શાળગ્રામની પૂજા બધાએ કરતા હોય છે પણ આ શુદ્રો અને સ્ત્રીઓએ તો નહીં જ કરવાની બધા જ વર્ણના મનુષ્યોએ સમગ્ર દેવતાઓની મૂર્તિની પૂજા કરવી અને મણીથી થયેલ મણીથી તૈયાર કરેલા શિવલિંગની પણ પૂજા કરવી આ વચન પણ વરાહપુરાણનું જ છે વૈષ્ણવાચાર્યોએ તો આ શાલગ્રામની પૂજા કરવા બાબતમાં દીક્ષિત ક્ષત્રિય વગેરેને પૂજા કરવાનો અધિકાર છે અને જેણે દીક્ષા ન લીધી હોય તેને પૂજા કરવાનો અધિકાર નથી આવી વ્યવસ્થા કહી છે આવો એનો રસ્તો કાઢ્યો છે દીક્ષા એટલે ભાગવતી દીક્ષા ભક્તિની દીક્ષા લીધી હોય તો એને કરાય તે હરિભક્તિ વિલાસમાં અને સ્કંદપુરાણમાં કહ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વિશામ સત્સુદ્રાણામ અથાપીવા શાલગ્રામે અધિકારોસ્તિ ન ચાન્યેશામ કદાચન અતો નિષેધકમ યત્તુ વચનમ શ્રૂયતે સ્ફુટમ અવૈષ્ણવ પરમ તત્ત અવૈષ્ણવ પરમ તત્ત વિજ્ઞયમ તત્વદર્શભી દર્શિભિ વૈષ્ણવી દીક્ષા પામેલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સત્શુદ્રોને પણ શાલગ્રામની પૂજા કરવાનો અધિકાર છે પણ વૈષ્ણવ સિવાયના લોકોને પૂજાનો અધિકાર નથી તેમજ શાસ્ત્રમાં શાલગ્રામની પૂજાનો જે નિષેધ કર્યો છે તે તો વૈષ્ણવી દીક્ષા જેણે ન લીધી હોય તેઓને માટેનો છે આમ રહસ્યાર્થ સમજનારા વિવેકીઓએ જાણવું પદ્મપુરાણમાં કહ્યું છે કે પંચ સંસ્કાર સંપન્નો મંત્ર રત્નાર્થ કોવિદઃ શાલગ્રામ શિલાયામ તું પૂજયેત પુરુષોત્તમ દીક્ષાના પાંચેય સંસ્કારને પામેલો મંત્રરૂપ રત્નના અર્થ સારી રીતે સમજનારો ભક્તજન શાલગ્રામ શિલામાં ભગવાન પુરુષોત્તમની પૂજા કરે વરાહપુરાણ પદ્મપુરાણ તથા તિથિ તત્વમાં કેટલા શાલગ્રામ પૂજવા તે અંગે કહ્યું છે ગૃહે લિંગ લિંગદ્વયમ નાર્ચ્યમ દ્વયમ તથા દેવી દ્વયમ તથા નાર્ચ્યમ ગણેશત્રયમેવ ચ દ્વે ચક્રે દ્વારિકાયાસ્તુ નાર્ચ્ય સૂર્યદ્વયમ તથા દ્વૌ શંખો નાર્ચ્ય નાર્ચયેચ્યૈવ નાર્ચયેચ્યૈવ દ્વૌ શંખો નાર્ચયેચ્યૈવ ભગ્નામ ચ પ્રતિમામ તથા ગૃહસ્થોએ પોતાને ઘેરે બે શાલગ્રામ પૂજવા નહીં બે શાલગ્રામ નહીં રાખવાના રાખવાય તો એક રાખવાના તથા બે શિવલિંગ પૂજવા નહીં શિવલિંગ એ બે નહીં રાખવાના દેવી પાર્વતીની ત્રણ મૂર્તિ પૂજવી નહીં દેવીની કોઈ પણ ત્રણ મૂર્તિ નહીં રાખવાની ઘણી વખત રાખતા હોય ને જે આવ્યો હવે ત્રણ ગણપતિ ન પૂજવા ગણપતિ ત્રણ નહીં રાખવાના ઘણા ભેટ આવતા હોય છે કે આ લ્યો અમે ગણપતિ દઈશું તો જાજા ભેળા થઈ જાય બહુ તો ના પાડીશ અમે શિક્ષક ત્રણ નહીં રાખવાના બે હોય ત્યાં સુધી વાંધો નહીં ગણપતિની મૂર્તિ ત્રણ નહીં રાખવાની ઘરમાં પૂજવા માટે આ ગણેશ ઉત્સવમાં રાખી હોય એક વધારાની એક્સ્ટ્રા તો વાત જુદી છે એ તો પાછી પધરાઈ આવવાની હોય ને હે આવ્યું ના આવે છે આગળ હજી હાયલું જ આવે છે દ્વારકાના બે ચક્રો બે સૂર્ય બે શંખ તેમજ જમણા શંખની પૂજા ઘરમાં નહીં કરવાની એક જ રાખવાની બે જમણા શંખ ની પૂજા નહીં કરવાની એક જમણો શંખ હોય તો બહુ સમૃદ્ધિ આપે ને બે હોય તો લઈ જાય હોતે એટલે બે શંખ નહીં રાખવાના દ્વારકાના બે ચક્રો બે સૂર્ય બે શંખ બે સૂર્યની મૂર્તિની પૂજા એ ઘરમાં નહીં કરવાની એક જ રાખો તેમજ ખંડિત મૂર્તિ ઘરે પૂજવી નહીં ખંડિત મૂર્તિની પૂજા નહીં કરવાની અને પછી વિસર્જન કરીને પધરાવી દેવાની સમુદ્રમાં મોટા તળાવમાં તું તો ના નથી પાડી એમાં નાનો ન પાડી એ કરવાનું હે કીધું ધાતુની ન રાખો ચિત્ર પ્રતિમા તો તમે જેવડી રાખો એ મોટી રાખો ને ગણે કઈ એમ કહેવા કાષ્ઠાની એ ના નથી પાડી ધાતુની ના પાડી છે શાલગ્રામાહ સમાહા પૂજ્યા સમેશુ દ્વિતીયમ નહીં લ્યો પાછું હજી પાછું વધારે કીધું શાલગ્રામાહ સમાહા પૂજ્યા બે કી સંખ્યામાં પૂજવા એટલે બે નો પૂજવા એવું કીધું ને આમાં એટલે બે નો પૂજવા પણ પાછા ચાર પૂજવા અને એક પૂજવો પણ પાંચ નો પૂજવા ત્રણ નો પૂજવા સમાહયવ પૂજ્યા અને એકી સંખ્યામાં એક પૂજવો પણ પાછા 3 ને 5 ને 7 ને એમ ન પૂજવાના એવી થઈ કે એમ નઈ રાખવાની પાછા શાલગ્રામાહ સમાહ પૂજ્યાહ સમેશુ દ્વિતીયમ નહીં પાછા બે નહીં પૂજવાય તો સીધા 4 પૂજવા અને કા એક પૂજવો ત્રણેય નહીં બે નહીં વિષમા નૈવ પૂજ્યાશ્ચ વિષમે શ્વેક એવ હિ વિષમાં નહીં પૂજ્યા એટલે વિષમાં માટે ત્રણ પાંચ હાથ એમ ન પૂજવા પણ એક પૂજવો પછી એક પૂજવા એકની પૂજા થાય શાલગ્રામ શિલા ભગના ભગનાપી અર્ચનીયા સચક્રકા ચક્રવાળી પૂજા હોય તો એ શાલગ્રામ ભાંગેલા હોય તો એ ખંડિત હોય તો ચાલે શાલગ્રામમાં ખંડિત વાંધો નહીં મૂર્તિ ખંડિત હોય તો નહીં પૂજવાની શાલગ્રામ સ્વરૂપને હંમેશા બેકી સંખ્યામાં પૂજવા પણ એકલા બે ન પૂજવા શાલગ્રામ એકી સંખ્યામાં ન પૂજવા પણ ખાલી એક શાલગ્રામ પૂજવા ચક્ર સાથેની શાલગ્રામ શિલા કદાચ તૂટી ગઈ હોય તો પણ તે પૂજી શકાય છે જય જય સ્વામી મહારાજ